જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પાસે અવાજ આવે છે ને હા ચાલો સુંદરબેન આવી ગઈ ક્યાં છે બેસો બેસો એટલે બધા બે બહેનો બેઠી છે બે બેઠી છે બંને કઈ નહીં કઈ નહીં કઈ નહીં ત્યાં ગમે ત્યાં અહીંયા જગ્યા થઈ જશે સમજાય એને અનુકૂળ આવે તે પ્રમાણે ચાલો અવાજ સમજાય છે ને ચાલો આજે કાલે આ અજ્ઞાનવિધિમાં જે હતા બધા જો આવો યોગ છે કે એક બાજુ કીર્તન ભક્તિ અને ના હોય છતાં પણ અહીંયા આવે અને રાત રોકાય અને બીજે દિવસે જાય શનિ રવિનો યોગ હોય છે જ્ઞાન દીક્ષાનો પ્રયોગનો તો એ બહુ સુંદર લાભ થાય ઘણો સુંદર લાભ થાય એટલે આ બધા પુંશારી છે હાથ ઊંચા કરો આ બાજુ કોણ હતા કાલે જો બધા સરસ એક હાથ એક હાથ નહીં તો મને ભૂલ પડી જશે મારે કારણ કે ડબલ ગણી જાય પછી એક જ હશે આટલા જ છે પાછળ નથી કેમ આટલા બધા હતા ને ભાઈઓ તો હશે પાછળ હશે ચાલો અહીંયા આગળ ઊંચો કરો આ ખબર પડે ચાલો કઈ નહીં ચાલો તો આજે તમે જે ચોવીસ કલાકની અખંડ શુદ્ધાત્મા સ્વરૂપ દાદા ભગવાન સ્વરૂપ પરાભક્તિની કીર્તન ભક્તિ કરી કીર્તન ભક્તિ એટલે પોતે પોતાના પોતા સ્વરૂપના પોતાના ગુણગાનો ગાવા દાદા ભગવાનના અસીમ જેજારો ગાતા ગાતા એ જ આપણા શુદ્ધાત્માના શુદ્ધાત્મા સ્વરૂપ દાદા ભગવાનના એ ગુણગાન આપણાથી પોતે બોલે બોલ્યા એ કરીને વાણીએ કરીને આપણાથી જ ગવાય છે આપણા અંદરના સમજાય છે આ જ પરાભક્તિ કહી પરાભક્તિ એટલે પોતે પોતાથી પોતાના અંતરના પરમાત્મા સ્વરૂપની ભક્તિ કરી લેવી તે પરાભક્તિ પરા એટલે પરમાત્મા ભક્તિ સીધી વાંકી ચૂકી નહીં ચોપડીઓથી નહીં કોઈ કોઈનાથી નહીં બચમાં કશું નહીં સિદ્ધિ જ કરી લેવાની આપણે એટલે આ દાદા ભગવાનના અસીમ જય જયકારોની અદભુત પરાભક્તિ અદભુત સીધી પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન થયા હતા અને એની જે ગોપીઓ કાતી હતી ગોવાલણો કરતી હતી ભક્તિ રાધાને જે ભક્તિ હતી ને એના તન્મયાકાર હતી એમાં સમજાય છે જે જે એમની સાથે હતા તે અર્જુન હતા એમની સાથે તે એવી આપણી આ ભક્તિ થઈ જાય છે સમજાય છે આ કાળમાં કૃષ્ણ ભગવાનને આપણે કેવી રીતે ઓળખીએ છીએ આવા સમજવા જેવી છે હવે તો આપણી કૃષ્ણ ભગવાનની ભક્તિને લીધે આપણે સમજીએ છીએ પરંતુ કૃષ્ણ ભગવાન જે સમજતા હતા એ તો અનાદિનું આપણું વિતરાક સ્વરૂપ કેવું ઉદાસીન સ્વરૂપ કેવું એવી રીતે એ બધામાં હતા પણ બધાને એમના પ્રત્યેની રાગે કરીને ભક્તિ હોય એટલે એ પ્રમાણે ભક્તિ થાય જ્યારે જેવો કાળ તે કાળ એ પ્રમાણે થયા કરે એટલે આજના કાળમાં આ કાળમાં એવું અદભુત પરમાત્મા પ્રકાશ સ્વરૂપ પ્રગટ થયું હોય અને આપણી આપણી આગળ પ્રત્યક્ષ હોય આ કાળમાં બધાના પ્રમાણથી આજે દેહ કરીને ના હોય છતાં પણ પ્રત્યક્ષ તો છે જ ને જો કૃષ્ણ ભગવાનને પાંચ પાંચ હજાર વર્ષથી આટલી સુંદર એમની આજે ભક્તિ બધે જ છે આપણે જોઈએ છીએ સારા ભારતમાં એમના ગીતાનું જ્ઞાન વિશ્વમાં પણ છે જોઈએ છે કે નથી જોતા બધા તો પછી અત્યારે તાજા માજા થઈ ગયેલા તો તાજું જ હોય કે પછી વાસી થઈ જાય તાજું આ વાત છે એટલા માટે આ કાળમાં તે શ્રી કૃષ્ણ શરણમાં ખરું પણ ખરું શ્રીકૃષ્ણ કૃષ્ણ શરણમાં કે દાદા ભગવાનનો અસીમ જય જયકાર હોવું સમજજો બરોબર આ વ્યક્તિ નથી કૃષ્ણ ભગવાન જે દેહ કરીને વાસુદેવ તરીકે હતા એ દાદા ભગવાન એમ પટેલ તરીકે હતા એ જુદા પરંતુ દાદા ભગવાનનું સ્વરૂપ અને કૃષ્ણ ભગવાનનું નારાયણ સ્વરૂપ તે એક આવું સમજાયું એટલે આ ભક્તિ છે બહુ સુંદર એટલે તમે જે કાલે પામ્યા અને આજે એ જ બીજ તમને કહ્યું હતું એ પ્રમાણે પ્રયોગથી તમે રહ્યા છો ખરું કે નહીં બોલને કઈ ગયા બે ભાઈઓ બીજા હા સંભળાય છે બા છે ફોઈ છે તમારા બે ગુરુઓ છે બે ગુરુઓ છે ને ગુરુ એટલે હવે તમારે કાલથી ગુરુ થઈ ગયા તમે અને એ તમારા ગુરુ સમજાયું કે નહીં આવું ઘરમાં રહેવાનું ઘરમાં આવું રહેવાનું સંબંધ તો સંબંધ રહ્યા જ કરે પણ સંબંધથી આપણે એકબીજાથી શીખીએ ને એવું કેવી રીતે બની શકે સંબંધ કઈ એટલો બધો કયો થઈ જાય કે આપણને ગુમરાહ કરી દે ના એને સંબંધો કયા પરંતુ તમે કાલે સંયોગો જોડે સંલગ્ન હતા એનાથી તમારા છૂટાછેડા થયા શું કહ્યું એટલે બોલો ને એટલે આ છૂટાછેડા કેવાય કે હસવાનું પાછું લે છૂટાછેડા મૂક્યો હશે એટલે જો છૂટાછેડા થયા તો રહ્યું શું તો પછી સર્વિસ છે તો શું શું રહ્યું સગાઈ ના રહી પણ સંયોગ રહ્યો શું કહ્યું સગાઈ ના રહી સગાઈ સંબંધ હતો સગાઈ સંબંધથી છીડા થયા એના સંયોગ સંબંધમાં આવી ગયા સંયોગ સંબંધ કોને કહેવાય કે આપણી જોડે જે રહે એના એની જોડેનો આપણો સંયોગ હોય એનો સંયોગ સંબંધ કહેવાય શું કહ્યું આપણું ઘર અને આપણા ઘરના પડોશમાં રહેતા હોય તે પડોશનો સંયોગ સંબંધ થયો પણ હવે આપણી અને આપણી જોડે જ નજીકમાં નજીક રહેતા હોય એ તો તમે કાલ સમજી ગયા અને કોણ છે તે બોલો ને તમારી જોડે પેલા રહે છે ને કે તમે રહો છો બોલો પેલા રહે છે કે તમે તો બધા જ કે પત્ની મારી પત્નીને પાડી શું કામ નાખો છો ધર્મ પત્ની કોને પણ પાડી નાખે એને અને એ પાડી જાય પછી આપણે પડી જઈએ પછી પત્ની ધર્મપત્ની ના હજુ બોલ્યા નહીં બરોબર ધર્મપત્ની પણ સાચું કે બોલવા ખાતર જ સાચું દિલથી દિલથી હા તો એને બોલશે નહીં પણ એમના દિલમાં રહેશે કે પડે આ તો આ ક્યારના દેવ થઈ ગયા તો દેવ થઈ ગયા તો આનંદ થઈ ગયો આજે અત્યારે દેખાતા નતા દેવ જેવા હા હવે દેવ જેવા દેખાવા લાગ્યા દેવ પતિ દેવ આ પૃથ્વી પર આપણને આ આપણી દ્રષ્ટિમાં અને દિલમાં એક અરસપરસનું એકબીજા માટે આવી રીતે ધર્મે કરીને આજ્ઞાથી એટલે કે આજ્ઞાના ધર્મથી કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું વ્યવહાર દ્રષ્ટિ એ ટેમ્પરરી છે શું કહ્યું વિનાશી છે અને નિશ્ચય દ્રષ્ટિ તે પરમેનન્ટ છે અવિનાશી છે શાશ્વત છે તો આવી રીતે આ સતર એટલે કે વિનાશી ભાગ અને અચર એટલે કે શાશ્વત ભાગ કાયમનો સચરાચર એવો હું શુદ્ધ એમાં છે સમજાયું ને એટલે હવે આપણું તમે પામ્યા છે દશા મહાત્માની એ સચરાચર દશા પામ્યા કઈ દશા બોલો સાથી કે સચર જે છે ને એ ખાય પીવે ઊંઘે ફરે બધું જ કરે પણ શુદ્ધાત્મા મનું કશું કરે ના તો શુદ્ધાત્મા કઈ પથરા જેવા હોય એટલે બોલો ને એ પ્રકાશ છે તો શરીરની બધી જ ક્રિયાઓ ચાલી શકે છે આ શરીરની ક્રિયાઓ જ એને હાજરીને અધીન છે એ હાજરી હોય નહીં શરીરની એક પણ ક્રિયા ના હોય એટલે ક્રિયા જેને સમજીએ છીએ આપણે કે આ મન વચન કાયાથી જે ક્રિયા થાય છે એ હું કરું છું એ તમને આજ્ઞા આપવી પડી અમારા અનુભવથી કે ભાઈ એ તો વ્યવસ્થિત શક્તિ કરતા છે જગતની અંતર વ્યવસ્થિત શક્તિ જગત એટલે શું કે મન વાણી અને કાયા સ્વરૂપ જે જન્મ થઈને આવ્યું છે તે ગત એટલે એનો ટાઈમ પૂરો થશે એટલે જશે એટલે આવવા જવાના સ્વભાવવાળું એને જગત કહેવાય ના સમજ્યા બોલો ને સમજ્યા સમજ્યા અને એ જગત પછી કેટલું હોય નાના કુંડાળા જેટલું જ હોય ને મન તો કેવડું હોય બોલને બહુ કેટલું થોડુંક જ હોય ને એનું એનું શું વિચાર આપણને નહીં પહોંચી વળે કે નહીં પહોંચી મન આ હશે છે તમે તો બોલો ને પહોંચી વળે સારું સારું સારું અને વાણી છે વાણીને પછી વળાય એવી છે ના વાણીને ના પહોંચી મનને પહોંચી પહોંચી અરે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પહોંચી વરાયું છે ના ઉતારી શું કે છે પેલા ફૂલ કઈ ગયા ત્યાં નીચે બેસાડ્યા છે હે અહીંયા આવી બેઠે બેઠા નીચે અને પેલા બા ક્યાં ગયા સંભળાય છે પણ હવે સંભળાય છે ને પૂછી જો નહીં તો આ ખુરશીને બોલાય લે સમજ્યા એટલે મન જ મુખ્ય છે મનની વિશાળતા ઉપર તો આપણી દુનિયાની વિશાળતા છે આ શરીર છે એટલી દુનિયા નથી આ શરીર એમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે શું કહ્યું બોલો બ્રહ્માંડ સમાયેલું છે આમ શરીરને કહેવાય પિંડ શું કહેવાય પિંડ પણ એમાં બ્રહ્માંડ સમયેલું છે એટલે શુદ્ધાત્માના પ્રકાશે કરીને હવે જ્યારે આ પિંડનું જેટલું ઓળખાણ પડતું જશે સમજાતું જશે આપણે દેખાતું જશે જણાતું જશે દર્શનથી દેખાય અને જ્ઞાનથી જણાય શું કહ્યું દેખાય જ્ઞાનથી જણાય ફરતી બોલો દર્શનથી દેખાય જ્ઞાનથી જણાય અને દેખાયા વગર કોઈ દાસો કોઈ દિવસે જણાય નહીં બોલો દેખાયા વગર કોઈ દિવસ જણાય નહીં જેવું દેખે એવું જણાય જેવું દેખે એવું જણાય એ તમે લોકો શું કહો છો સાચી ખોટી વાત છે સાચું કહો ને સાચું સાચું કહે છે હતું ગધેડું જોઈએ તો ગધેડું જણાય શુદ્ધાત્મા જોઈએ તો શુદ્ધાત્મા જણાય હશે કેમ બરાબર કેવો છીએ બિલાડી કારી બિલાડી કે અચેતન થયા તો કારી બિલાડી દેખાઈ અને શુદ્ધાત્મા જેવા શુદ્ધાત્મા દેખાયા શુદ્ધાત્મા દેખાય આબો લીમડો ફળ આ બધું ઝાડ જોયા તો આબો લીમડો ફળ જોયા તેવા દેખાયા અને શુદ્ધાત્મા જેવા શુદ્ધાત્મા દેખાયા જણાય ખરા ને આપણને તો ધીમે ધીમે જણાય જેટલું જેટલું દેખાવાનું ચોખ્ખું થાય એટલું જણાવવાનું સ્પષ્ટ થતું જતું જાય એવો નિયમ છે તમને શું લાગે છે આંખેથી ઝાંખપ હોય અને હરકું દેખાતું જાય આવે દેખો હા હવે આ ગાય જેવું જ છે હા પણ ગધેડું દેખાતું હતું આમ તો પણ હવે કે ગાય છે કે પાકું થઈ ગયું તે આમ ઝાંખું દેખાય અને છે કઈ આને જેવું છે એવું લાગે નક્કી ના થયું હોય એને દર્શનનો પ્રકાશ કહેવાય શું કહ્યું દર્શનનો પ્રકાશ કહેવાય અને નજીક આ તો ગાયક છે અને આ તો પેલી ધોરી આ તો કાબલ ચિત્રી આ તો ભૂરી ને ખરું કે નહીં એવું દેખાય સમજાય છે એને જ્ઞાન કહેવાય શું કહેવાય જ્ઞાન કહેવાય જણાયું જણાયા તારે નક્કી થઈ જાય પાક્કું એટલે જ્ઞાન થઈ ગયું એટલે આ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ અમારા આજ્ઞાના પ્રમાણથી જેટલું રહેશો એટલું તમને આવો અનુભવ થયા કરશે પણ ક્યારે અનુભવ થાય કે મન વાણીને કાયા એ હવે આપણાથી છૂટા પડ્યા તે આપણા સ્વરૂપના થઈ જવા જોઈએ હવે હું નિશ્ચિત કેવો શુદ્ધાત્મા છું શું કહ્યું બોલો શુદ્ધાત્મા છું બરોબર નથી ના ના કેમ કહો છો ના રહ્યું સમજાય છે કે નહીં પાકું તો આજ્ઞા એ ધર્મ શું કહ્યું બોલો એટલે ધર્મની ધજા તમારા બધા વ્યવહારોમાં આખા ભાવપૂરતી તમારે જે જે વ્યવહારોમાંથી પસાર થવાનું છે અને એની અવસ્થાઓ પરિસ્થિતિઓ એ બધામાંથી વ્યવહારથી મનથી વાણીથી અને કાયાથી તમે નીકળતા જતા જશો નીકળતા જતા જશો એ પસાર થતા જતા જશો પસાર થતા જશો તેમ તેમ તેમ તેમ તેમ તમારે એ વ્યવહારમાં એ વ્યવહારમાં કશું કશું લેણા દેણાનું લેણા દેણાનું જેટલું લેણું દેણું છે જેટલું દેણું દેણું ધીમે ધીમે ઓછું થતું થતું ધીમે ધીમે ઓછું થતું થતું લેણું છે તો નીચે આવતું જાય નીચે આવતું જાય અને દેણું છે તો ઉપર આવતું જાય દેણું છે તો ઉપર અને સરખી લાઈનમાં આવે તો ઝીરો થઈ જાય એવું ખરું કે નહીં લેવું નહીં દેવું એ નહીં કેમ હશો છો સમજે એને વ્યવહાર કહેવાય સમ ફાઇલોનો બોલો મોટેથી ફાઇલોનો સંભાવે હા આ નો કહ્યું તો એક કરતા વધારે ફાઇલો છે એવું કહ્યું પણ આપણે તો અમે જ કહું એક જ નંબરની ફાઇલ છે આ તો ના એક નંબરની ખરી પણ ગુરુજી ખરા જ જોડે પાછા એ આપણે પીછોતા છોડે ને પાછા કઈ ગયા આથી ચોકો રહે એમના ગુરુજી કઈ ગયા ઓ ત્યાં બેઠે એટલે આગે ભાઈ ગયા છે અને શીખવાડવા આગળ આપવું જોઈએ તમારે સમજ્યા કે નહીં તમે ફાઇલો એટલે શું કે સંબંધો કહેવાય એટલે પહેલામાં પહેલો સંબંધ કયો પહેલામાં પહેલો શિવજીનો સંબંધ કયો તો કે પાર્વતીજીનો બોલો પાર્વતીજીનો શિવજી જોડે સંબંધ બીજો હોય બોલો ને ના હોય ખરો એ સંબંધ પણ પાર્વતીજી છે તો પાર્વતીજી બધા વિશ્વનું સંભાળવાનું પાછું બધાની પડી હોય એમને તો એ સંબંધોની દુનિયા વધી કંઈક નહીં બોલો ને વધી ગઈ હું તે પાર્વતી કોને કહેશો બોલો જલ્દી બોલો ને ધર્મપત્નીને હે ધર્મપત્નીને અરે હોટું હશે એ તો કેટલા વખત રહેવાના હતા કાયમની રહે તે પાર્વતી કહેવાય આ તો ખરા છે આ તો જતી રહે એને પાર્વતી કહેવાતી હશે બધા <laughs> બિહારી શું કહો હા કે એ તો છૂટા છેડા લેતી હશે કોઈ દાડો હવે ના સમજ્યા કોણ છે પાર્વતી બોલ નામ શું ફાઇલ નંબર એક ફાઇલ શબ્દ બોલવા માટે નથી આલ્યો સમજવા માટે આપ્યો છે એટલે કોઈને ફાઇલ ફાઇલ કહેશે તમે બે બે નંબરની ફાઇલ તમારે ચા આપો એવું કહેશો તો નહીં આપે બીજે દેશે એટલે પ્રેમથી માગશો તો આપશે એવું કહેવાય કહેવાય ખરું ના કહેવાય એમનાથી તમને ના કહેવાય તમારાથી એને ના કહેવાય અને તમારાથી કોઈને નહીં કહેવાય વાત સમજાઈ આ બધું આજ્ઞા ધર્મ શાના માટે છે અંદરથી સમજી સમજી અને વ્યવહારમાંથી આ વ્યવહારની યાત્રામાંથી એવી રીતે નહીં કરીએ કે લેણા દેણાના હિસાબો બધા હરકત થતા જાય કારણ કે આ દેહાદય હિસાબમાં કરનારો હું નથી કહી એ તો વ્યવસ્થિત શક્તિને આધીન થાય છે પરંતુ શુદ્ધાત્મા છું એટલે મારી શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે થાય છે હવે સમજાયું એટલે સમભાવે નિકાલ કહ્યું કેવો કયો સમભાવે એકલો નિકાલ નથી કયો એકલો નિકાલ કયો તો ઝઘડા થઈ જાય પાછા સમભાવે નિકાલ સમજાયું ને સમભાવ સંભાવ એટલે શું કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે વ્યવહાર અને વ્યવહારથી વ્યવહારે વ્યવહારની દ્રષ્ટિથી શું કહ્યું વ્યવહારની શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આવી રીતે રહ્યું એટલે વ્યવહાર અને વ્યવહારની દ્રષ્ટિથી હવે આપણે પહેલી આજ્ઞા આપી છે એ કેવી આપી છે કે ગાડી હોય રથ હોય તો આગળ અશ્વ જોડવા જ પડે આગળ શું કહ્યું અને અશ્વને હોકનારા અંદર વાસુદેવ હોય જ અંદર શું કહ્યું એ તમારું મન શું થયું મન અને કૃષ્ણ ભગવાન કોણ નારાયણ સ્વરૂપ કોણ તો કે શુદ્ધાત્મા નહીં સમજાયું જે પેલા વાસુદેવ હતા રસ ફરતા હતા તે પોતે નતા હકતા એ તો જુદા જ હતા અંદર ન્યારા હતા હતા કે નહીં એટલે બોલો જો હબરે છે બધા બોલો સમજાયું અને એ જોડે હતા એમની વાસુદેવની જોડે એટલે રથને કશું ના થયું શું બોલ્યા કે નહીં આટલા ભયંકર યુદ્ધમાં કેટલો બધો એના પર મારો હતો અગ્નિ ને વર્ષાન કેટલું કેટલું થયું હતું એટલે રથ તો ખલાસ થઈ ગયો હતો યુદ્ધ પૂરું થયું ત્યારે પરંતુ એ હાજર હતા ત્યાં સુધી એ રથ અકબંધ રહ્યા કરતો હતો પરંતુ એનો સમય આવતાની સાથે જ એમને કહ્યું હંમેશા વિજેતા પછી ઉતરે એમની રાહ જુએ તારા જોયું કે કેમ ઉતરતા નથી બહુ વિનય કરે છે કંઈક બધા પર તો વિનય કરતા લાગે છે તો કે એક કામ ના કરો બધા બહુ વિનય ના કરશું તમે એક કામ કરો તમે પહેલા ઉતરી જાઓ ખરી રીતે તમે પાછળ ઉતરો અમે પેલું ઉતરવું પડે પણ તમે ઉતરી જાઓ બીજા પર તો વિનય થઈ જતો હતો ઓવર એટલે વિનય ના કહેવાય નોર્મલ વિનયને વિનય કહેવાય સમજણપૂર્વકનો આજ્ઞા ધર્મનો કેવો હા તે વખતે ભૂલી ગયા કે ભગવાન નાથે છે જોડે વાસુદેવ જોડે કેમ આવું મિનિટ જોયા કરે મારી હમો સમજાય કે નહીં તો ઉતર્યા અને પછી કૃષ્ણ ભગવાન એટલે કે જે હાજર હતા પોતે નારાયણ એ પગ નીચે મૂકતાની હાથે ધૂમ ખલાસ રક્ષા જુઓ છે હવે સમજાયું એટલે આખા ભાવમાં છેવટ સુધી આ આજ્ઞાધર્મથી તમારે રહેવાનું છે શું એટલે હવે તમારે બહુ મહેનત નહીં કરવી પડે આ કળિયુગ છે એટલે એટલે કળિયુગમાં આ કૃપાથી એવું થયું છે બીજ પડ્યું છે કે સતત આજે તમને પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ ગઈ છે એટલે કે આ બીજ આજે બે પાંદડે એવું ફૂટી સુંદર ગયું છે કે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશથી જ્ઞાન પ્રકાશ એકદમ તો ના હોય એટલે દર્શન પ્રકાશની શરૂઆત થઈ એટલે શરૂઆતના દર્શન પ્રકાશથી દેખતા થયા જે આપણે હાજર હતા ભગવાન તોય દેખી શકતા નહોતા અને છતી આગરી આંખોએ અંધાપો હતો ઠોકરો ખાયા કરતા હતા હવે ઠોકરો એટલે શું કે આપણે ભૂલો હોય દેખાય નહીં એ બધી ઠોકરો કહેવાય શું કહ્યું ભૂલો હોય કેટલી બધી ઠોકરો ખાધી છે તો હજુ દેખાય નથી અને એનો માર ખાધો છે ક્યાં ગયો આ વાત છે હવે સમજાયું અને પછી આ શરીરની ઠોકરવાની દવા એ ઉપચારે થાય પણ તેનાનું શું કરશો તમે વાત સમજાય છે કે નહીં બોલો ને એટલે બોલતા કેમ નથી બોલવા લાગો મને થોડો બોલતા નથી તો મને જ્યાં મને તાકાત આવે શક્તિ આવે જરાક હે ખાલી ખોટી ખોટી રાહ નહીં પડવાની સાચી આ પડવાની અહીંથી તો કોઈ બોલતું જ નથી હા કે આ લોકો બધા ભાગ લે છે પણ તમે લોકો કોઈ લેતા જ નથી હે દાદાજી એટલું સમજાયું એટલું સમજાયું કે આ શરીર રૂપી રથ આલો જાગજો ને લોકો આલો તમે બોલવાનું ફરીથી બોલો જય સચ્ચિદાનંદ દાદાજી એટલું સમજાયું કે આ શરીર રૂપી રથમાં આત્મારૂપી કૃષ્ણ શુદ્ધાત્મા રૂપી શુદ્ધાત્મા રૂપી ભગવાનનું દર્શન થયું આટલો ભેદ વર્તાવા લાગ્યો અને પેલું મન છે ને મન સારથી છે આપણું મન તો સારથી છે આ પાંચ ગુણાનું આખા રથને ફેરવી ફેરવીને એવા થકવી નાખ્યા છે ને તો એનો પાર જ આવ્યો નહીં આટલો આજે આ શુદ્ધાત્માના દર્શન એટલે આજ્ઞા ધર્મ આજ્ઞા ધર્મ કૃષ્ણ ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા હતા અર્જુનને ત્યાં તો લડી શક્યો પણ પાછા લઈ લીધા જો લીધા ના હોત તો લડી ના શકો તે કારણ કે કૃપા જ થઈ હતી ખાલી લઈ લીધા પણ એનામાં એટલી હતું એનામાં શું એ પુણ્ય પુણ્ય એવું લઈને આવ્યા હતા અને કૃષ્ણ ભગવાન જેવો સંબંધ પણ એવો હતો શું કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન વાસુદેવ તરીકે એમના જીજાજી થતા હતા શું હા ત્યાર પછી દાદા કોણ આ જ વસ્તુ હું અનુભવું છું કે જો આપણે બધામાં શુદ્ધાત્મા જોવા જઈએ તો હું તો એવું અત્યારે ફીલ કરું છું કે હું કોઈ જો વ્યવહાર જ નહીં કરી શકું બધા શુદ્ધાત્મા છે તો વ્યવહાર તો બહુ સારો થાય આદર્શ થશે કરી શકું નહીં આદર્શ થશે અત્યાર સુધી આદર્શ નતો કારણ કે કરનારા તમે તમે ગમે તેટલું ઉપરથી ઉપાડું દેખાડવું કરો ને પણ ચાદર ચાદરની નીચે બધો કચરો જ હોય બધો મેળ્યો હંમેશા કચરો ક્યાં દબાઈ દેવાય જે શેતરંજીની જગચાપ જગત પડતો બધું ખુદ ખાવું જોવું પડે દાદા એવું એનો સાદો મતલબ એવો એવો થયો કે માનો કે કોઈ જોડે કંઈક અગુર રાખો હા તસલમાં આવવાનું થાય રાખો હા કોઈ જોડે તકલીફમાં આવવાનું હા બોલો હા કોઈ જોડે તકલીફમાં આવવાનું થાય તો થોડું દૂર રાખ પડઘો પડે બોલ કોઈ કોઈ જોડે તકલીફમાં આવવાનું થાય આપણો વાંક નથી તો પણ કઈ તકલીફમાં આવ્યા આપણે તો તે વખતે ખાલી એને એને જો શુદ્ધાત્મા તરીકે જોવા જઈએ તો આપણી કોઈ પ્રતિક્રિયા નહીં કોઈ જોવો તો તમે ભૂલ કરશો ના હું એ જ કહું છું મારી કોઈ જોવો તો ના એટલે એને શુદ્ધાત્મા તરીકે હું જોઈશ તો કોઈ પ્રતિક્રિયા નહીં આપું કેવી રીતે અપાય કેવી રીતે કારણ કે કોઈ કોઈ શું છે એ કોઈ છે કે શુદ્ધાત્મા સાથે છે એટલે શુદ્ધાત્માથી ફીલ કરીશ તો પહેલું શુદ્ધાત્મા જોઈને પછી એને કોઈ જોશો તો વાંધો નહીં આવે અચ્છા કારણ કે તમે શુદ્ધાત્મા થયા છો દ્રષ્ટિ બની છે તમને એટલે જેવી દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હા તમારી સૃષ્ટિ આવી થઈ ગઈ તમારી સૃષ્ટિ કેવી થઈ શુદ્ધાત્મામય કેવી બોલો અને તે શુદ્ધાત્મામય દ્રષ્ટિથી તમે શુદ્ધાત્મા જોઈ અને પછી વ્યવહાર દ્રષ્ટિથી બધા વ્યવહારમાં રહેશો કે નહીં રહી શકાય બોલ જલ્દી ફરતી બોલ હા રહી શકાય તો કેવી રીતે બોલ શુદ્ધાત્મા જોઈને જ શુદ્ધાત્મા દ્રષ્ટિથી શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈશ એટલે પ્રતિક્રિયા આવવાની જોઈશ નહીં વ્યવહારમાં રહેવાનું એ દ્રષ્ટિને જોવાનું જોઈશ બોલવાનું ખરું વ્યવહાર એ ઉપચાર છે એક જાતનો અને પ્રકાશ જ છે દ્રષ્ટિ જ જુએ છે કારણ કે દ્રષ્ટિ પોતે દ્રષ્ટા છે એ દ્રષ્ટિ દ્રષ્ટિ નથી કેવળ દ્રષ્ટિ ક્યારે કહેવાય કે દ્રશ્ય અને દ્રષ્ટિ બે એકાકાર હોય તો જ બરાબર છે ત્યાં ગધેડું છે ને આ ગોળું છે ને આ ગાય છે ને બકરી છે આ ઝાડ છે આંબો છે પીપળો છે એવું બધું કહીએ તો સમજાયું આ મારી ધર્મ આ પત્ની છે એમ કહો એને એકાકાર થઈ ગયું દેવું એટલે આપણે આ જીવનમાં સુખના લાખ પ્રયત્નો કરીએ છીએ પણ સુખ પામી શકતા નથી આ કળિયુગમાં બધાનો અનુભવ પણ કોઈ કોઈને કહી ના શકે અને આવું સુખ પામ્યા પછી ચાખ્યા પછી પામે ચાખ્યું સમજાયું ને અને એક ચાખ્યું જે કાયમનું છે શાશ્વતનું છે શું કહ્યું કાયમનું છે પછી અગુરુ લઘુ સ્વભાવ વાળું છે કેવું અગુરુ લઘુ સ્વભાવ અજ્ઞાબાદ સ્વરૂપ છે અજ્ઞાબાદ સ્વરૂપ કેટલો એના પ્રકાર સમજાય છે કે નહીં એટલે આજે તમે નીચે વ્યવહાર ચરણવિધિ વાંચીને આવ્યા છો પછી એમ જ આવ્યા છો ખાલી નાસ્તો જ વાંચી ના વાંચ્યું કે કોને વાંચી હતી કોને મેં કોને એ વાંચી હતી કોને હા હા શુદ્ધાત્માએ વાંચી હતી જો પછી ભાઈ બોલ્યા કોને વાંચી હતી નામ તો બોલો ને તમારું નામ ભૂલી ગયા છો કેમ આમ કરો છો કેમ આવું થયું ગડબડ ભાઈ બીરેને વાંચી હતી અરે બીરેને અંધારામાં વાંચી હતી કે અજવાળામાં અજવાળામાં કોને અજવાળામાં સિદ્ધાર્થમાં અરે બાપરે તો સિદ્ધાર્થમાં અજવાળું આપે આવો છે કે કાયમ જ છે એ તો કાયમ જ એ સ્વયં પ્રકાશ છે પોતે જ શું કહ્યું સ્વયં પરમાત્મા સ્વરૂપી પ્રકાશ છે અને પરને બધાને પ્રકાશે છે એટલે બીરેન જે વાંચે છે એને પ્રકાશ તો જાય છે અને બીરેન વાંચતો જાય છે એટલે બીરેન વાંચતો જાય છે પ્રકાશ તો પ્રકાશ તો પ્રકાશમાં તો બીરેનની વાંચવાની આખી આવરણવાળી શક્તિ આંખો વ્યવહાર દ્રષ્ટિની એ આવરણો નીકળતા જાય બધા અને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિ દેખાતું જતું જશે તમને હવે સમજાયું કે નહીં ના ના સમજાયું નહીં સમજાયું એને દર્શન આવરણ કે દર્શન આવરણ આ ચક્ષુ છે આંખો છે આંખોની પાછળ આવરણો છે નંબર આવે એને આવરણ નથી કહેવાતા પણ આવરણ છે જ અંદર ઊંઘ આવે તે આવરણ લઈ આવે નહીં સમજાયું ઊંઘના ઊંઘના પ્રકારો હોય છે પછી એટલે આવરણના પ્રકારો આયા તો કેવા પડરો છે બધા જાત જાતના જો વ્યવહારમાં આટલા પડરો છે તો પછી જ્ઞાન અને જ્ઞાનના આવરણો નીકળતા કેટલું એ તો ટાઈમ નહીં તો એને પછી જાય તો બધું હવે સમજાયું કે હજુ નહીં એટલે મુખ્ય વ્યવહાર શુદ્ધિ છે શું કહ્યું બોલો મુખ્ય વ્યવહાર શુદ્ધિ છે આજ્ઞા ધર્મથી શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ સાથે એટલે આ પહેલા બે જે દ્રષ્ટિ આપી છે પેલી બે આજ્ઞાઓ આપી છે એની કિંમત છે સમજાયું કે નહીં એટલે વ્યવહાર દ્રષ્ટિ પહેલી મૂકી છે કારણ કે રથ આગળ ઘોડો આગળ હોય કે પાછળ હોય પાછળ કેમ ના હોય તો ઉલટી ગંગા ચાલે ગંગા ઉલટી જોઈ છે કે તમે ના ના ના સાચું કહો ને હે નદી ઉલટી વહે કે સુલટી વહે સુલટી તો હવે તમે સુલટા થયા વ્યવહારમાં આ બધું તમારું જીવનનું વહેણ સુલટું થયા કરશે આ બે આજ્ઞાથી શું કહ્યું બે આજ્ઞાથી મને બે આજ્ઞા જેટલી સાથે હશે એટલું સુંદર કામ કરશે પણ એકદમ સાથે નહીં રહી શકે એટલે તમને આજ્ઞા આપી એટલે એનો પુરુષાર્થ હવે રહેશે તમને આ બે દ્રષ્ટિથી શું કહ્યું પુરુષાર્થ રહેશે પુરુષાર્થ પુરુષાર્થ પુરુષ થયા પછી જ એને પુરુષાર્થ કહેવાય છે એટલે શુદ્ધાત્મા સ્વરૂપે પુરુષ શુદ્ધાત્મા સ્વરૂપે પુરુષ શિવ સ્વરૂપ શિવ સ્વરૂપ એવા પુરુષ એવા પુરુષ સમજાયું ને હા ત્રણ લિંગોથી પર ત્રણ લિંગોથી પર એવા પુરુષ પુરુષ અને આ તો કપડા ઉપરના તો કપડા છે કપડા તે જ હું લે કરી કપડા તો હું તો કપડું તો કપડું જ છે ને બોલો ને કપડું તો કપડું જ છે બેન ને બેન જુઓ અને ભાઈ ને ભાઈ જુઓ એટલે કઈ જાતના છો કપડા ને આવે તમે એને લેબલો છે એના એમાં આટલું બધું શું કરો છો તમે પણ એનો વિવેક તો રાખવો જ પડશે કે નહીં અને ના રાખો તો શું થાય જંગલિયાત પણ થઈ જાય અંધાધૂતી થાય સમાજ અને સમાજની વ્યવસ્થા કેટલી સુંદર છે એ વ્યવહારથી છે તો વ્યવહારથી તો રહેવાનું જ છે કે નહીં લલિત બોલતો કેમ નથી તું તમ ગમે છે તો આવી વાત છે પહેલી બે આજ્ઞા અને વ્યવસ્થિત શક્તિ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ એ તમને આજ્ઞા આપવામાં આવી છે એ અનુભવ છે એટલા માટે તમને આપી છે કારણ કે તમને કૃપાથી પ્રાપ્ત થયું છે હવે કૃપાથી પ્રાપ્ત તમારું તમારા હાથમાં જ કરી લેવા માટે એ આજ્ઞા છે પણ એ આજ્ઞા ક્યારે સિદ્ધ થાય કે ફાઇલોનો સંભાવ નિકાલ બધો વ્યવહાર બાકી રહ્યો છે એ બધો નિકાલ થતો જતો જાય આપણે ફાઇલો નિકાલ કોને કહીએ છીએ સ્થૂળ ભાગને બધાને કયા કરીએ છીએ એવું નથી એમાં સ્થૂળ છે સૂક્ષ્મ છે બધું છે આગળ છે બધું બહુ સમજાયું કે નહીં આપ નો બધા કહેવાય ને એ બધું સ્થૂળના ભાગમાં જાય શું કહ્યું બોલો નો કર્મ જે કર્મ ફળ સ્વરૂપી છે શું કહ્યું એને કહ્યું નો કર્મ પણ એ કર્મ ફળ સ્વરૂપી નો કર્મ છે આ બહારનું બધું અને એની અંદર જ્ઞાનેન્દ્રિયો છે ને આ કર્મેન્દ્રિયો છે બધી સમજાય છે કે નહીં દસ ઇન્દ્રિયો કઈ કે નહીં હમ બરાબર દ્રવ્ય કર્મ કોને કહ્યું કે અંતઃકરણમાં આપણને આપણે પેટ ચોરીને ચીકણું કર્યું હતું પેટને ચોરીની શું ઉભી કરી હતી એટલે ચૂક ચૂકાય છે મને ચૂકાય છે કોને ચૂકાય કોઈ મોકલી છે ચૂક તને આ તારી ઊભી કરેલી ચૂક છે બધી સમજાય છે કે નહીં બોલો તે હવે આગળ હતી તે તમારું જેટલું નીકળવાનું હતું એટલો ભાગ નીકળી ગયો બધો પરંતુ તમારાથી પાક્કો થઈ ગયો હતો બરફ થઈ ગયો હતો બરોબર સોલિડ એવો બધો રહ્યો છે એનાથી આ શરીર છે એટલે એના માટે જન્મવું પડે અને જન્મીને ખાલી થવું પડે અને ના હોય તો બધું ગંધાયા કરે મિનેશભાઈ શું કહો છો હા સમજાયું કે નહીં એટલે જન્મ મળે છે એ બહુ ફાયદાકારક જન્મ મળે છે અને ભારતમાં જન્મ્યા એટલા માટે અને એના માટે એ ભારતમાં જન્મે છે એટલે જાણે છે કે ભાઈ આ તો આપણું દેવું કરેલું એ ખાલી થતું જાય છે દેવું ભરપાઈ કરતું થતું જતું જાય છે પણ કોણ કેટલા સમજ્યા કહો છે દેવું ભરપાઈ કરતા ખાલી થતું જાય કેટલા સમજ્યા હવે સમજણ પડશે કારણ કે તમને સમજણ મળી કે ઓહો આવું હતું અત્યારે હું બેરેન હું બેરેનને હું જ કરું છું અને હું જ જાણું છું શું કહેતો હતો હું જ કરું છું હું જ જાણું છું અને એ કઈ જાતનું કરે છે અને જાણે છે એટલે હાથે રાખવાનું હાથે રાખવાનું જોડે જોડે હોય તો કરેલું જણાય કે પછી જોડે ના હોય તો કરેલું જણાય જોડે જોડે હોય તો જ જણાય તો નથી ભગવાનના પ્રકાશથી ભગવાનના પ્રકાશ કયા શુદ્ધાત્મા એટલે બુદ્ધિ કેમ ના કામ કરે કારણ કે બુદ્ધિ તો દેહની છે એ અંતઃકરણનો ભાગ છે આખો એટલે દ્રવ્ય કર્મ અંતઃકરણમાં ગયું અને એમાં આ ચીકણું જેટલું કર્યું છે એ તેઓનો સ્વભાવ કહેવાય બોલો બધો ચિકાસ એ તેઓનો સ્વભાવ છે બધો ચિકાસ એ તેઓનો સ્વભાવ છે તેઓ નડતી નથી તેઓ નડતી નથી પરંતુ આ સ્વભાવ જે છે પણ સ્વભાવ છે તે પણ તે પણ એ જ આગળ આખો એ જ આગળ હજુ વ્યવહારમાં વ્યવહારમાં જેટલી જેટલી ચિકાસ છે જેટલી જેટલી ચિકાસ એ ચિકાસના પ્રમાણમાં એના આવરણોએ કરીને એના આવરણો એના વિઘ્નોએ કરીને વિઘ્નોએ કરીને એની મોહનીય કરીને એની મોહનીય કરીને આપણને આપણને આ તે આ તે આમ રખાવશે કે આ આ ને હું હું એવું નહીં રખાવે શું કહ્યું એટલા માટે એ બધું જ હવે ફાઇલોનો સંભાળ નિકાલ એટલે સિદ્ધાર્થમાં દ્રષ્ટિ કરશો થશે પણ એમ એમ એકદમ જલ્દી નહીં થાય તમારાથી સમજાયું ને એટલે હવે તમે શુદ્ધાત્મા થયા શુદ્ધાત્મા પ્રકાશમાં પહેલું જ આપણી મન વાણીને કયા નામધારીની તરત જ પ્રકાશમાં બધી ધીમે ધીમે ધીમે પ્રકાશમાં દેખાતી જતી જશે આ શરૂઆત થઈ નાખતી આજે બીજનો ચંદ્રમાનો પ્રકાશ થયો તમારો આજે બીજ થઈ બીજ પવિત્ર બીજ શિવજીના લલાટ ઉપર હોય છે ને હું ઓમકારમ બિંદુ સંયુક્તમ બોલો ઓમકારમ બિંદુ સંયુક્તમ ધ્યાયંતી નિત્ય યોગીના બોલો ધ્યાયંતી નિત્ય યોગીના વ્યવહારમ વ્યવહારમ મોક્ષમ મોક્ષમ ચ એટલે શું અને કામદમ મોક્ષદમ છે કામદમ એટલે વ્યવહારમ શું કઈ બોલે તો સંસ્કૃત આવડતું નથી એને હે નથી આવડતું કામદમ મોક્ષ શું પછી શું કહો કામદમ મોક્ષમ છે મોક્ષમ મોક્ષમ એટલે હું શુદ્ધ આત્મા છું એટલે પરમાત્મા પ્રકાશ એટલે હું અવિનાશી નિશ્ચયની નથી કેવળ હું શુદ્ધ આત્મા જ છું એટલે તમારું તમારો સ્વભાવ જે મોક્ષ સ્વરૂપ છે શિવ સ્વરૂપ છે તે હું કરું છું હું જાણું છે જીવવાળા ભાગમાંથી દીકરી જીવ ભાગવાળો ગયો અને શિવભાગ તમે થઈ ગયા એટલે બાકીનો રહ્યો કેટલો આ વ્યવહારનો ભાગ નિકાલી ભાગ એને પાર્વતી કહી પાર્વતી વાલી કે નહીં બોલો હા કઈ ચિટકેલી જોડે જોડે પાર્વતી જોડે જોડે હોય કે છૂટા હોય જોડે જોડે હોય હે ભગવાન જોડે જો એમના પિયર ગયા હતા તો ભગવાનને કેટલા ભાલા હતા હતા કે નહીં બોલો અને પીરમાં પિયરમાં જેમ ભરી ગયા ત્યારે કેટલું અમને મુશ્કેલી થઈ ગઈ કેટલા દુઃખી થઈ ગયા બાકી દુનિયાને અલાઈ નાખીએ અંદર ખબર છે કે નહીં દાદાજી એ તો માયા સ્વરૂપ થઈ જાય ને પાછું હવે આ તો બધા રૂપકો છે એટલે આ શરીર અત્યાર સુધી તો માયાની પાછળ શરીર શરીર આ શરીર માયા એટલે મારો પણ મારું મારું મારું એટલે તમારે હું ને મારાથી છૂટ્યા છૂટ્યા કાલથી છૂટ્યા એને એને ગલત માન્યતાઓ કે છે રોંગ બિલીફ કે છે શું છે એટલે એને ભ્રાંતિ કહી અને હું હુંની જગ્યાએ ફિટ થઈ ગયું અને હવે વ્યવહારનું નિકાલી સ્વરૂપ મારા પણ બધું નિકાલ કરવાનું રહ્યું આવે હવે સમજાયું કે નહીં હવે આમાં મારા પણ નહીં રહે કે આ કેવળ વ્યવહાર જ છે એમ ધીમે ધીમે થતું જશે તમને અને તો તમારું હું શુદ્ધાત્મા છું એ ખીલતા જતા જશે પ્રકાશ દશમ પ્રકાશ ખીલશે દશમ પ્રકાશ જેમ ખીલે શુદ્ધ વ્યવહાર શુદ્ધિની સાથે દર્શન શુદ્ધિ થાય એટલે દર્શનમાં ચોખ્ખું દેખાતું જાય જેટલું ચોખ્ખું દેખાયું એટલું જ્ઞાન આખું ખુલ્લું થતું જાય જ્ઞાન સમજાયું ને પણ આ બધા બધામાં હવે તમારે આજ્ઞા ધર્મથી એ ધર્મ અને આજ્ઞાએ તપ એટલે હવે વ્યવહારમાં તમને તપ તપની બહુ અવસ્થાઓ આવશે આમે આવતી હતી પણ ખબર નથી પડતી ઊંઘમાં ઊંઘમાં ઊંઘમાં પહેરા કરતા હતા બધા એટલે હવે જાગી ગયા એટલે હવે તપની અવસ્થાઓ બધી આયા કરશે તપની અવસ્થાઓ આવે અને છતાંય આપણે જો એમ એમ આમ જ રહીએ બફમમાં તો કેમ પોસાય આપણને એ કેમ પોસાય તપ એટલે કે સવારથી તમે જાગૃત થાવ નિંદ્રામાંથી સુઈ જાઓ ત્યાં સુધી હોય અને એની અસરો પેલા પડઘા સ્વરૂપ હોય તો પછી નિંદ્રામાં આવે બધી તપ જ છે નર્યું બીજું કશું જ નથી જે પોષાય નહીં આપણને બધું તપ કહેવાય શું કહ્યું જે પોસાય નહીં એ બધું તપ કહેવાય બોલો ને જે પોસાય નહીં એ બધું તપ કહેવાય કે પછી પોસાય એને તપ કહેવાય કોને પોષાય નહીં કે પોસાય એને નહીં પોસાય જે ના પોસાય સાચું પોસાય એને ના કહેવાય નહીં એને ધોળપ હળપ કરી દઈએ બધું હોય બધું ના પોસાય એને બધું તપ કહેવાય પણ એવું ખબર પડવી જોઈએ અંદર નથી પોસાતું એવું નહીં હા તપ અને તપ આવે ત્યારે ધીરજથી આપણે શુદ્ધાત્માને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી શકાય તો નહીં પણ હું નિશ્ચય નિર્ણય શુદ્ધાત્મા છું આ તો તપ છે આ વ્યવહારનો તપનો ભાગ છે અને એ મારે ભાગે આવે સહનશીલતાપૂર્વક એમાંથી ધીરજથી નીકળી જવાનો આ ભાગ છે તો હું મારી પાસે આ પ્રકાશમય છું તો એટલે તે વખત બોલ્યા ચાલ્યા વગર શાંતિ તે આપણે ધીરજથી એ તપ અંદર સહાતું જતું જશે તમને તમારે સહન નહીં કરવું પડે કારણ કે ક્રિયાઓથી તમે છૂટી ગયા છો પણ સહાતું જશે અને ધીરજ છે નહીં પણ આજે ખુલતી જશે ધીમે ધીમે કારણ કે આ કળિયુગમાં જો મોટા મોટી અછત હોય તો ધીરજની છે શું કહ્યું ધીરજ જોજો તમે કારણ કે આ મન માણીને કાયા એવા છસી છસીને ભર્યા છે ચીકણા થયા છે પાછા સમજાયું અને આજના વિજ્ઞાની જીવનની ગતિ એટલી વધારે મૂકી છે એટલે આટલો લોડ અને આટલી ગતિ વધી ગયેલી એટલે શું કરે એટલે એને શું કહેવાય કે હેવી લોડ અને હાઈ સ્પીડ શું બોલો હેવી લોડ દસ ટનની ગાડીમાં વીસ ટન માલ ભર્યો છે અને જ્યાં જવું છે હાઈ એસી કિલોમીટરે શું હશો છો તમે પહોંચવું છે મારે પૈસા લેવા જ મારે તો ભાડું લઈ લઉં ને હું તો <laughs> બિરેન શું હભરે કે નહીં ભાઈ સમજાય છે કે નહીં આવો ગાઢ છે અંદર એટલે હવે આ પાંચ આજ્ઞાઓનું બહુ ધ્યાન રાખજો આજે તમને પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે પ્રજ્ઞાશક્તિ એ શુદ્ધાત્મા નથી પણ શુદ્ધાત્માના પક્ષવાળી શુદ્ધાત્માની અનંત શક્તિઓમાંની કલ્પશક્તિ નામની કલ્પશક્તિ છે એ કલ્પશક્તિ પ્રકાશમય રીતે ખુલ્લી થઈ છે એને પ્રજ્ઞા પ્રકાશ કહેવાય છે શું કહ્યું પ્રજ્ઞા પ્રકાશ એ પ્રજ્ઞા પ્રકાશ કેવો છે કે દર્શન પ્રકાશ ને જ્ઞાન પ્રકાશ દર્શન પ્રાપ્ત તમને જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે જ્ઞાન સાથેનું દર્શન એટલે બે સાથે થાય છે પરંતુ જ્ઞાન શક્તિનું દર્શન જ્ઞાન તો પ્રાપ્ત થયું પણ થઈ નથી ગયું હજુ એટલા માટે દર્શન પહેલું ખુલ્લું થાય દર્શન પહેલા ખુલ્લું થાય અને દર્શન ખુલ્લું થાય એટલે દેખતા થાવ અને દેખતા થાવ એટલે જેમ જેમ દેખતા થાવ કે આ વ્યવહારે વ્યવહાર જ છે નિશ્ચય નિશ્ચય જ છું તેમ તેમ એ દેખવાપણાનું ચોખ્ખું થતું જાય એટલે કે વ્યવહારની પણ શુદ્ધિ થાય અને જોડે જોડે દર્શનની શુદ્ધિ થાય દર્શનની શુદ્ધિ થાય એટલે જ્ઞાન ખીલવા માંડે ધીમે ધીમે હવે સમજાયું પણ આ બધા પ્રોસેસમાં ચાર આજ્ઞા છે અને આત્માની વહી ખાતેમાં એટલે ચોપડામાં એટલે એના ખાતે જ બધી રકમ એટલે શુદ્ધાત્માના ખાતે મન વાણી કાયાનો અને એના બધા સંબંધોનો વ્યવહાર એ શુદ્ધાત્માના ખાતે જ આપણે આપણે કરીએ છીએ ફાઇલને ખાતે નથી કરતા ફાઇલનું ખાતું તો અહીંયા જ પડી રહેવાનું એક થોડુંક જ સંતાડી રાખેલું એ જ જોડે જાય બીજું ના જાય છાનું માનું ખરું કે નહીં ના તમે કહ્યું નતું મને સંતાડી તો ખાય હે બહુ નમ ગમતું હોય બધા જોતા ના હતા બહાર તો કોઈ જોઈ જાત લઈએ જાય પણ મોડા મૂકીને આમ ધીરે ધીરે દવાઈ રાખ્યો અને છેલ્લો વખત આવી ગયો છે તો કયું રહેવાનું છે બહુ ગાલો હોય વીરાનું તો બહુ નંગ બહુ ગમતું હોય દવાઈ નાખો ને અમને મોડામાં ગમે તો કઈ જવાનું છે <laughs> હે એ તો સંગમમાં જાય સંગમમાં પછી સંગમમાં જાઓ સમજાય છે કે નહીં હા ત્રિવેણી સંગમ કે છે મન વાણીને કાયાનો અલ્હાબાદ બસે અલ્લાહ અલ્લાહ અલ્લાહ ખુદા છે ને ત્યાં ત્રિવેણી હે એક પદ બોલાવો ચલો આજ્ઞાનું બોલાવો આજ્ઞાનું સરસ ચાલશે તું સમજણ પડી બરોબર ને હા સિદ્ધાર્થ પેલી જમનાને સમજ પડી કે જમના વાપરે છે કે બોલ ને જય સચિદાનંદ જય સચિદાનંદ જ્ઞાન પાંચ આજ્ઞામાં સરસ પદ છે બોલો બધા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ચૂકવાથી આવે શિક્ષા ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તક તકે વિશ્વ માર્ગ બુદ્ધિ તકે વિશ્વ માર્ગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય સંય સંયોગો જ પરાધીન સંયોગો જ પરાધીન સંયોગી પુરાવા કરતા સંયોગી પુરાવા કરતા નૈમિતિક ભમરડોહિન નૈમિતિક ભમરડોહિન જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ક્રમાક્રમ તે વૃદ્ધિહાની ક્રમા ક્રમને વૃદ્ધિહાની વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસના નિરકમ ઈચ્છા વાસના નિરકમ ઉભે જગત ખાતામાં ઉભે જગત ખાતામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જન્મથી તે મોત સુધી જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયા દેહ કર્મ ફરજિયા ચોટ ખેંચે રાગ દ્વેષે ચોટ ખેંચે રાગ દ્વેષે જગત ગામી ભાવોત્પાર જગત ગામી ભાવોત્પાર જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં મારું કહ્યું તેજ ચોટ્યું મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળામાં મારું કહ્યું તેજ ચોટ્યું મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળામાં વળગી પડે લફરા બહુ વળગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં સંવિકલ્પી દ્વિધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સમને સર સંસરણ સમ્ય સંસાર સંસાર ભૂતગલોની અથડામણ ભૂતગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ જીવતો મરતો કોઈ નથી જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં જીવતો મરતો કોઈ નથી જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મજીવે ક્રાંતિ રસના સાધામાં ભક્તિ રસના સાધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ટપતી નથી અવસ્તુઓ ટપતી નથી અવસ્તુઓ કાળા ધારે મૂલ્યાંકન કાળા ધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું આજે સારું કાલે ખોટું બુદ્ધિ બુદ્ધિવાળું ડહાપણ બુદ્ધિવાળું ડહાપણ આ આપણા જ હિસાબ છે આપણા જ હિસાબ છે આપણા જ ફાળામાં જ ફાળામાં આપણા જ હિસાબ છે આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં આપણા જ ફાળામાં લખા વગર ખાઈ લેવું લખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં આવ્યું જે ભાણામાં લખા વગર ખાઈ લેવું લખા વગર ખાઈ લેવું આવ્યું જે દેવને એમ ના કહેતા કાથી આવ્યું ખાઈ લો કે વગર ખાઈ લેવું ડખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન કરુણાથી મુક્ત માર્ગ ખુલિયો મોક્ષ માર્ગ ખુલિયો જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલિયો મોક્ષ માર્ગ ખુલિયો મહા મહાજી મહાજી જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે સિદ્ધ નિદ્રાત્મ રમણામાં નિદ્રાત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ મોટે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં એમ નેમ આશ્ચર્ય એમ નેમ આશ્ચર્ય રાત દાડો વધે છે રાત દાડો વધે છે નેમ આશ્ચર્ય નેમ નેમ આશ્ચર્ય રાત દાડો વધે છે રાત દાડો વધે છે એટલે સહન ના થાય એવી વ્યવહારની અવસ્થાઓ અને પરિસ્થિતિઓમાં આપણે એને જે ધીરજ આપણામાં અત્યારે ખૂટે છે આ કળિયુગને લીધે ઉતાવળિયાના કારને લીધે બધી જ આપણું ઉતાવળ મનથી ને વાણીથી ને કાયાથી બધું જ આમ બહાર દેખાય ઠંડો પણ અંદર ઉતાવળો હોય એ ઉતાવળમાં આપણે એ બધી અવસ્થાઓ અને પરિસ્થિતિઓ સહન ના થાય એવી હોય એમાં ધીરજથી આપણે સહન થયા કરે એવી રીતે આપણે રહેવાનું સમજાયું એ બધો પુરુષાર્થનો ભાગ જશે એને તપ કહેવાય છે તપ એટલે તપ એવું શું છે કે શુદ્ધાત્મા હું છું એવું શુદ્ધાત્મા સ્પષ્ટ નહીં રહે પરંતુ હવે તમે હું બિરનથી છૂટી ગયા હું શુદ્ધાત્મા થઈ ગયા થઈ ગયા એટલે પ્રાપ્તિથી થયા પ્રાપ્તિથી અનુભવથી હજુ થયા નથી એ તો તમારા હાથમાં મૂકી આજ્ઞાઓ એટલા માટે તો એટલે આજ્ઞાઓ તમારો અનુભવ ખુલ્લો કરે એટલે તમારું થવાપણું બધું શુદ્ધાત્મા તરીકે સમજાયું ને જે કાયમનું છે એ ધીમે ધીમે થતું જાય આવી રીતે સંભાવ નિકાલમાં અને હું કરતા નથી આ કોઈ પણ ફાઇલોની ક્રિયાનો હું કરતા નથી કારણ કે બધી વ્યવહારથી છે વ્યવહારની છે પણ એ બધા સંભાળ નિકાલ કરવાનો એ પ્રોસેસમાં છે એમાં તપ થવાનું એ તપ થાય એટલે અવશ્ય એમાંથી એ હું બિરેન હું શુદ્ધાત્મા છું એવું તમે રહો છો અને શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે એટલે એક બાજુ શુદ્ધાત્મા એ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ હું શુદ્ધાત્મા થઈ ગયા એ અંતરાત્મા સ્વરૂપ થયા કેવા થયા એટલે હું બેરેન છું એટલે મોડું બહાર હતું એ આપણું બહિર્મુખથી આપણે અંતર્મુખ થયા અંતરદ્રષ્ટિ થઈ સમજાયું ને એટલે તે એ રીતે ધીરજથી તમે સહન કરવા જેમ જેમ સહન કરશો ધીરજ કહેવાથી જતી જશે તેમ તેમ તપ થશે અંદરથી કારણ કે અંતરાત્મા સ્વરૂપે રહેવાથી એ અંતરાત્માનો ભાગ એ શુદ્ધાત્માનો ભાગ ના કહેવાય પણ શુદ્ધાત્માના પક્ષનો ભાગ કહેવાય પ્રાપ્તિ થઈ છે એટલા માટે સમજાયું કે નહીં બોલો બોલો અને આ મન વાણી ફાઇલમાં જે તપવાળી સ્થિતિ આવે છે ના સહનવાળી સ્થિતિ ના પહોંચાય એવી સ્થિતિ એમાં આ અંતરાત્મા પ્રજ્ઞા કેમ રહેવું પડે છે તે એ પ્રજ્ઞા પ્રકાશથી તમે પ્રજ્ઞાના પક્ષે રહો છો તમે એટલે શુદ્ધાત્માના પક્ષે સમજાય છે અને એવી રીતે રહેવામાં એ થાય એટલે અંતરાત્મ દશા એ શુદ્ધાત્મા કહેવાય નહીં એટલે એમાં પણ એ આખું પૂદગલ સ્વભાવ છે પણ પૂદગલ એટલે કે શરીર સ્વભાવ છે પણ કયો શરીર સ્વભાવ કે મુક્તિ પામેલો કયો બરોબર બોલો એ અંતરાત્મા દશાવાળો ભાગ મુક્તિ પામેલો ભાગ છે કે બિરેન જે મન વાણી કયા સ્વરૂપ બિરેન છે એનાથી મુક્ત થયેલો એવો ભાગ એટલે મન વાણી કાયારૂપ બિરેન એ પણ મુક્ત થયો કારણ કે એ હું પણ કારણે લઈને મારા પણ આને પકડથી એ બંધનમાં હતો એટલે પોતે જ બંધનમાં અને પોતે જ બધા ક્રિયાઓનો સાધન કરે અને છૂટવા માટેના પણ જે બધા સુધા એક એક સાધન એને બંધન ઉપર થવા મળતા બધા લાગ કરો ને તમે હવે સમજણ પડી હે આ મન વાણીને કાયાથી હવે દેવું ચૂકવ્યા જ કરવું દત્ત એટલે દેયા દેયાદ કરવું મન માણિકારૂપી ત્રયથી નામ જો એ દત્તાત્રય નહીં સમજો હજુ બોલને મન વાણી કાયાથી આ દેવા બધું નર્યો લેવું જ છે આ ઉધારી માલ છે નર્યો કેટલો છે નેવું ટકા કે પંચોતેર ટકા ઉધારી કેટલો છે એવું એ બિરેન કેટલા ટકા ઉધારી છે એવું એ નેવું ટકા નેવું ટકા દસ ટકા નહીં વાહ કહેવું પડે તો શુદ્ધાર્થમાં મોક્ષ કેમ નો થશે દસ ટકા અત્યારે રિઝર્વ રાખવા છે ધીરે ધીરે હે હજુ રિઝર્વ રાખવું છે હજી શરૂઆત છે ને દાદા એમ નથી કહેતો ઉધાર કેટલો છું તું સો ટકા સો ટકા તો પછી તો ખરાબ થઈ ગયું પછી તો હું સિદ્ધાર્થ બાજુ રહેવાનું જ છે ભાઈ હશે ભાઈ હશે જો ને પેલી બાજુ સમજાયું નહીં આખો નાખો ઉધાર આ બિરેન બિરેન તારી કમારી હતી કે ઉધારી છે ઉધારી બધી કઈથી લીધી હતી પાછલી પાછલી કે છે દિવેન જન્મથી જ તો બિરેન તરીકે જ આવ્યો હતો બોલે છે નહીં સમજો નહીં કાકા હું જન્મથી બીરે નતો એટલું બધું વિચાર કરે છે આપણે કેવો છોકરો છે તું ભાઈ કે શું નામ જન્મથી સમજી હતા હે અને કેમ આટલું સમજ નથી પડતી તો ક્યારે સંજીવ થયા તમે અજ્ઞાન જયારે આવ્યું ત્યારે જ ખબર પડી કે હું સંજીવ છું અરે છોડો ને તમે સંજીવ ક્યાં થયા તમને સમજ ક્યારે પડી હું સંજીવ છું સમજ આવી ત્યારે પણ ક્યારે સમજ આવ્યા બલ્યું કેવી રીતે સમજી આ મફતમાં આવી ગયું કોને આપ્યું હું સંજીવ છું બોલો બોલો બોલો અમારા ફૂએ નામ પડ્યું ત્યારે હે નામ પડ્યું ત્યારે ઘરમાં શું કે છે નામ પડ્યું તો કઈ આકાશમાંથી પડ્યું ના આવ્યું અહીં લીધું હતું બોલતો નથી આ હોય આ તમારા બત્રી જો ને આટલું મોટું પાસ ને કર્યા કરે ફોએ નામ આપ્યું ફોએ આવે પૈસા આલ્યા હતા પૈસા અગર કોઈ આપે જ નહીં નામમાં મફતમાં મફતમાં આપે કોઈ એનું દાબુ લે લાવ મારું કોઈ મારા નામ પાડે પૈસા એમની ઉછીનું લેવું પડ્યું એમ જે બોલે છે ઉધાર લીધું તું હે પૂછતા ગયા કેમ અરે બહેનોને પૂછવા દો એટલે નામ ઉધાર લો છો તમે કે પોતાનું પોતાનું છે ઉધાર જ કહેવાય ને હા આપેલું બધું ઉધાર શું કહ્યું એટલે આપણે પહેલા અજ્ઞાનમાં હું આપ આપ કર્યું હતું એટલે પછી આવ્યા છે નામ કર્મ કહેવાય છે એને શું કહેવાય છે એટલે આ તો જન્મ્યાતાર તો હતું જ નહીં એટલે પડવું જ પડે કે નહીં આ પશુઓમાં નામ ના હોય પણ આપણે પાડીએ છીએ ને કારીન ધોરીન કાબરીન આ બધું નથી પાડતા હે મારી ભૂરી ભેંસ ને બધું કેવું બધાને અને વાલ કેટલું બધું કરે છે એને બકરીઓને પાડે છે બધાને પાડે નામ દરેક પોતા હમ બળદને આખલા બધા નામ પડે એના હા કે કાળીઓ નાળ તે બધું તો માણસો પાડે એમના અંદર એવું નથી હોતું પણ એ માણસ છે કે નહીં નામ બહુ મોટી વસ્તુ છે એટલે બોલને વ્યવહારમાં તો મોટી વસ્તુ છે શું વાત કરે હા એમ તે તારા માટે કેટલી બધી બહુ મોટી વસ્તુ બોલ આમ તો નામથી જ ચાલે ને વ્યવહાર બધો શું કહે છે વ્યવહાર બધો નામથી ચાલે છે ને એટલે વ્યવહારથી એટલે નિશ્ચય છે નહીં કેમાં છોકરો બહુ વિચારતા મગજ બહુ અમે આજે કાલે બધું કાઢી આપ્યું તો આવું કરે આજે વિધિ વ્યવહાર ચરણ વિધિ તો એ આવો રહ્યો સવાર ઉઠ્યો ત્યારે કોણ ઉઠ્યું તું ઉઠ્યો શુદ્ધાત્મા ઉઠ્યા હતા ઉઠ્યો હું હું કોણ બિરેન તે બિરેન બોલતા શું થાય ગભરાય પેલા વળશે નહીં તમને ચોક્કસ કહું છું જાવ નહીં મળે તો બિરેનને ભૂખ લાગી જરા થોડુંક આપો ને કહી જો કહી તો જોજો તમે હવે આવું આજ્ઞા એટલા માટે આપીશ તમને બીજા દાડા આવું ગડબડ કરો છો તમે હા સમજી ગયા કે નહીં હા એટલે હવે આપણે ટાઈમ થયો આવે છે આ પાંચ આજ્ઞા કહી આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ તપ આને કહેવાય શરીરની કોઈ ક્રિયા ના હોય અને આપણે એમાં શુદ્ધાત્મા દ્રષ્ટિથી હઈએ ત્યારે જ અંદરથી તપ થાય ને તો થાય જ નહીં કોઈ દિવસે એ તપ અંદરમાં થાય છે એ કયામાં મન તેઓના સ્વભાવના ભાગમાં થાય છે એ સ્વભાવનો ચીકણો છે ને એમાં ચિકાસ બધી નીકળતી જાય બીજું કોઈ એવો કેમિકલ નથી કે સ્વભાવની ચિકાસ કાઢી શકે તપથી જ થાય અને તપરૂપી અગ્નિમાં આપણે નહીં આ તો રિલેટિવ આ વ્યવહારથી હું તો નિશ્ચય શુદ્ધાત્મા એટલે એને આપણે આયુતિ આપી કહેવાય શું કહ્યું જેવું તપ હોય મન વાણી કાયા જેવા સ્વરૂપનું હોય એની એની સમિત કહેવાય શું કહ્યું એ સમિતો બધી અભ્યાસ કરવું અંદર અંદરથી હા અને આપણે બોલવાનું સ્વાહા સ્વાહ હું શુદ્ધાત્મા સ્વાહ આવું બધું કર્યા કરવાનું તપ થાય શરૂઆત તો પ્રેક્ટિસમાં બોલશો તો જરા કે કોઈ બહાર દેખાય ખોટું દેખાય કે ગાળા થઈ જાય શું એટલે રૂમમાં પેસિંગ કરજો સમજ્યા કે નહીં પછી પછી તો એની મેં તો અંદર ચાલ્યા કરશે તમારે પ્રેક્ટિસ તો પાડવી પડે ને કે નહીં પાડવી પડશે એટલે પાંચ આજ્ઞા આપી છે બે દ્રષ્ટિ પ્રેક્ટિસ પાડવા માટે આપીશ તમને શું કહ્યું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું તો એ પ્રેક્ટિસ પાડવી પડશે કારણ કે વ્યવહાર બધો આખો બાકી રહેલો છે એટલા માટે સમજી ગયા એટલે પાંચ આજ્ઞા તમને કહી બધા સમજી લીધી બરોબર અને આ બહુ સુંદર છે આજે બીજનો ચંદ્રમા છે અને બીજ પછી ત્રીસ પછી ચોથ બીજ બધી પડવો થાય કે ત્રીસ થાય કહો હે પડવું કોણ બોલ્યું કોઈ નથી બોલ્યું ત્રીસ પછી બીસ થાય કે ચોથ થાય બસ ત્યાર પછી સમજી જાઓ ને તમે અને પૂનમ થાય એટલે સર્વજ્ઞતા સર્વજ્ઞ પદ શું કે દાદા ભગવાનનું આ કળિયુગને લીધે દાદા ભગવાન સ્વરૂપ પૂનમ પ્રકાશ છે શું કહ્યું એટલે તો આપણને પ્રાપ્ત થાય અને અમારો અનુભવ થયો આપણે બધાને અનુભવ થયો છે આપતા પુત્ર એવું સુંદર દશા વર્તે છે એમને પણ એ તમને સમજાવે બધો સત્સંગ ત્યારે એમને એ પ્રકાશથી જ સમજાવે તમને સમજાય છે બહુ સમજજો અને એમનાથી પ્રાપ્ત થયેલું બીજ થયું એ બીજમાંથી આગળ વધતું જશે એટલે વ્યવહાર જેમ શુદ્ધ થશે તેમ બીજમાંથી ત્રીસ ચોથ પાંચ વધ્યા કરશે તમારે સમજાયું ને એની જોડે જ્ઞાનનું જ્ઞાનના આવરણો ઓછા થશે એટલે જ્ઞાનથી તમને પાકું જ થતું જશે ના વ્યવહાર વ્યવહાર જ છે આવે તો એમ જ થઈ જશે શું પછી એમ દ્વિધા નહીં રહે તમને હવે સમજાયું પેલું ચીકણા ચીકાસને લીધે દ્વિધા રહ્યા કરે એ રહ્યા નહીં પણ એમાં એ દ્વિધા દેખાય કે તરત જ આપણી ભૂતકાળી હોય તો આજે આજના વર્તમાં હું શુદ્ધાત્મા છું એ આપણે શુદ્ધાત્માના પ્રકાશમાં લાવી અને આપણે બીજાને કહેવાનું કે જો આ ભૂતકાળનું તમને આવ્યું ને અવસ્થા એની તમને યાદ આવીને તો એનું ચલો એનું સુધારી લો તમે એટલે એ તમને પોસાય ના હોય એમાં પણ સુધારી લો તમે એવી તો જન્મથી જ્યારથી તમે સમજવા થયા છો તો આજ સુધીની જો તમે કરો રોજ કલાક કલાક બેસીને પંદર દાડા મહિનો બે મહિના જેટલો ટાઈમ લાગે એટલો તો આજના તારીખ સુધીમાં તમે ધંધો ફ્રેશ તમારે દેવા વગરનો અને સારી રીતે થતો થશે તમને બહુ સુંદર થશે પછી તમારે તપે થશે અને ભૂલ દેખાવા મળશે દેખાવા હાથે તમારે થશે કે આ ભૂલ ના પોસાય બિરેન ચલો સુધારી લો ભૂલ શુદ્ધાત્મા ભગવાન આગળ સુધારી લેવાની એટલે બિરેન આજે થોડા અતિ એટલે બહાર દીકરી ગયેલા હોય ક્રમણમાંથી એ પ્રતિ કરીને પાછા અંદર આવી જાય એટલે ક્રમણમાં આવી જાય પાછા એટલે વ્યવહાર વ્યવહારથી જ રહે પછી એટલે ચિકાસ નીકળી જાય હવે સમજાયું એને પ્રતિક્રમણ કે છે શું કે છે એ પ્રતિક્રમણ એ પુરુષાર્થ છે શું કહ્યું તમને નવરાશ મને ફુરસદ મળે અથવા તો સવારના ચોગડિયામાં સુંદર બ્રહ્મ મુહૂર્તમાં બેસો તમને સમય મળતો હોય જો તમારું ઉઠાતું હોય તો તમે તમારી સુંદર શુદ્ધાત્માની ભક્તિ કરી લો અને આ ચરણ વિધિ ચાલુ કરી અને પછી કરી દો બીજી બધી સમજાયું કે નહીં એમાં જે બધું આપ્યું છે ને અમે જ્ઞાનમાં બધું એ બધું જ એમાં છૂટું જવાના નીચે છૂટું પાડશું બધું એટલે આ બધી પાંચ આજ્ઞાનો આપણો આજનો સત્સંગ પૂરો થયો આજનો સમય પૂરો થવા આવે છે કીર્તન ભક્તિ ચોવીસ કલાકથી પૂરી થઈ અને હવે આપણે છેલ્લી જરાક શું છે જાહેર થોડી જાહેરાત કરે છે સાંભળી લો તારે શું પૂછવું છે હવે છેલ્લી ઘડીએ જલ્દી કર जल्दी कर दादा जब से नाम आया था ज्ञान विधि के लिए तो मेरे हस्बैंड बहुत नाराज थे कि ज्ञान विधि नहीं लेनी है क्या लेके करेगी वो, बांधा था वो ना <laughs> सर पर रुमाल बांधा था वो नहीं नहीं वो नहीं आए थे ज्ञान विधि के लिए आए नहीं ने? नहीं तो आए कोई बात नहीं उसका समय आएगा आएंगे हाँ आप उसका चिंता मत करो बहुत नाराज थे आप चिंता कौन नाराज थे मेरे हस्बैंड वो नाराज थे ना हाँ तो मैं माफी उससे मांग लो हाँ को तो कल जब ज्ञान विधि शुरू हुई तो समर्पण विधि होती है उससे पहले तो जब आपके पग का अंगूठा पकड़ते हम एडजस्ट करते अपने मस्तिष्क से जब उस टाइम में एक सेकंड का टाइम मिलता है तो उस टाइम मैंने ये प्रार्थना की थी कि आज से सब प्रॉब्लम्स मैं आपको दे रही हूँ आप ही को सब कुछ संभाल तो हम स्वीकार कर लेते हैं हाँ। लेकिन अब आप अंदर से रहो अंदर से रहो हाँ। उनके साथ क्या तो, अभी वो आपके देव हो गए तो आपकी नजरों में दे रखो उनको हाँ। मुझसे बोलना नहीं हाँ। बोलेंगे गड़बड़ हो जाएगी तो जब ध्यान विधि पूरी हो गई सब बाहर निकले तो उसी टाइम उनका मोबाइल पे फोन आया कि अभी तक आई क्यों नहीं है इतनी देर लगा कि बच्चा परेशान कर रहा है कब से मैं हमसे नहीं संभलता है तू जल्दी आ जा मैंने कहा लेकिन दादा ने कहा आज कहीं जाना नहीं है इधर ही रहना है बोले नहीं मैंने बोला ना इधर आजा मैं तो तेरे को मना कर रहा था क्यों लेने जा रही है ज्ञान आई ने हाँ मैं गई तो अच्छा किया गई घर पे उसको, उसको निकाल किया संभव से हाँ संभव से निकाल किया घर पे गई फिर सवा नौ बजे रात को वो मंदिर जाने के लिए निकले हनुमान मंदिर कल सैटरडे था तो बेटे को भी लेके जाते हैं हनुमान मंदिर तो मेरे बेटे को क्या सात साल का लेकिन भाग जाने की हैबिट है दरवाजा खुला देखता है तो वो भाग जाता है कहीं ना कहीं हम्म। कल सवा नौ बजे का वो निकला रात को दस बजे तक हम लोग ढूंढ रहे थे ढूंढ रहे थे नहीं मिला नहीं मिला उस टाइम अचानक मेरे मन में ये भाव आया मैंने आपको याद करके प्रार्थना की हे दादा करू दादा जी मैं आपकी शरण में आई थी अब जहाँ कहीं भी है मेरा बेटा मुझे पांच मिनट के अंदर दे दीजिए नहीं तो मैं कल मेरी लाश मिलेगी आपको केलरपुर में और आप यकीन नहीं मानेंगे पांच मिनट में से पांच मिनट भी नहीं होंगे कि मेरे बेटे को घर पे कोई छोड़ के गया किसी ने देखा बोले अरे ये तो दादलानी का बेटा है तो धीरे घबरा जाके नहीं और अब हम समझ भी नहीं सकते वो ऐसी गली में गया था अंधेरी गली में जहाँ पे जुआरी नशे वाले सब रहते कोई उसको उठा के ले जाता तो हमको पता भी नहीं चलता पर वहां पे वो एक आदमी को पता नहीं दादा आप खुद गए होंगे और उसके मन में आया कि ये सिंधियों का बेटा है मैं इसको बाहर रोड पे ले जाऊं उसको मेन रोड तक लेके आया और वो पूछने लगा सबसे लेके ये किसका बच्चा है तुम लोग जानते हो ये किसका बच्चा है अरे तुम्हारे सिंधी लोग का कोई बच्चा आ गया हमारे इधर गंदी गली में तो उसने उससे किसी ने देख लिया वो पहचानता था अरे ये दादलानी फैमिली का बेटा है फिर वो घर पे छोड़ के गया उसको तो मैं दादाजी आपने सचमुच में मेरी सब प्रॉब्लम आपने अपने सिर ले लिए आपका बहुत बहुत धन्यवाद आपका अनुभव है देखो उन्होंने अनुभव बताया अब किसी ने बोला ही नहीं अनुभव आपका आज आपको जितना प्रयोग बताया था आपका अनुभव कितना स्वाद आता है स्वाद तो है हम जानते हैं समझे बस दादाजी हाँ, अब यही विनती कीजिए कि मेरे बेटे को इतना हो कि मैं उसको हर प्रोग्राम में मैं आपके साथ लेके आ सकूं और वो हर प्रोग्राम और मेरे हस्बैंड दोनों हम अटेंड करें आपके वो आप, आप, आप हो जाएगा उसका समय आएगा समय आ जाएगा आप अंतर में रखो हाँ बस मेरी हमारी फरज है तुम्हारा बस आप सबके साथ रहने की क्यूँ की कल जो समर्पण किया आपने उसमें क्या बना आपको मालूम नहीं है आपने आप सब लोगों ने मुझे बांध दिया है और आप छूट गए सब लोग लेकिन आप छूट गए तो आपको हमेशा के लिए छुट्टे रखने के लिए मुक्त रखने के लिए सारा व्यवहार में ऐसा रह सको इस ढंग से सारा ज्ञान दीक्षा का प्रयोग हुआ और ज्ञान दीक्षा प्रयोग का यथार्थ लाभ मिले आपको इसीलिए पांच आज्ञा दी गई है व्यवहार में व्यवहार से व्यवहार शुद्धि के कारण जिसके कारण हमेरा ये वेद ज्ञान प्राप्त हुआ है वो वेद ज्ञान से निर्णय निश्चय से मैं केवल शुद्धात्मा ही हूँ धीमे धीमे धीमे हरेक व्यवहार में वो स्थिर और स्थायी होता जाएगा समझे कि नहीं हाँ हाँ स्थायी होता जाएगा क्यों क्या व्यवहार दृष्टि अभी संभाव से निकाल नहीं हुई इसीलिए स्थायीपन नहीं है वहां समझे कि नहीं वो बात का समझ नहीं है खास करके बुद्धि कितना भी हमें कैसी भी ढंग से रखे तो बुद्धि वो व्यवहार है अभी बुद्धि बहुत अंदर बीच में आएगी तेरे को अभी ये बहुत है अभी गड़बड़ संभालने बरबर ना हाँ? ये अंतकरण है पूरा मन बुद्धि चित्त और अहंकार वो शरीर का जो चिकास और टेवों के स्वभाव के कारण वो अभी निकल रहा है खाली हो रहा है लेकिन खाली अभी तो प्रकाश में हुआ ना तो प्रकाश से हमें उसके साथ रहना है और उसमें न उस अपने अपने अच्छा न लगे ऐसा भाग आया न पसंद वाला भाग आया उसमें धीरज से सहनता सहनता सहनशीलता के अपने कल्टीवेट करनी है हुँ? हम्म? तो आपकी सहन शक्ति आएगी आपको सहज आएगा और धीरज भी बढ़ेगी और तप बनेगा और तप में जब मैं शुद्धात्मा हूं ऐसा अंतरात्मा का दशा का भाग और बीरेन वाला और शरीर वाला मन वाणी काया का भाग जो स्वभाव खाली हो रहा है वो उसके अंदर घर्षण हो जाएगा क्यों कि हम धीरज से शुद्धात्मा प्रकाश से रहते हैं इसीलिए वो शुद्ध प्रकाश से दर्शन से उसकी चिकाटपन चिकाटपन है ना वो कम होती जाएगी कोई केमिकल ऐसा नहीं है इससे हो सकती है हम्म? अगर टाइड होता तो उससे हो जाएगी तो समझे नहीं नहीं समझे नहीं खबर टाइड खबर क्या ना <laughs> लोग केमिकल सुनते हैं नहीं चिकास किसी से नहीं जाती खाली तप तप चरण की क्रिया से ही जाती है जो ऋषियों मुनियों योगियों तप करते हैं वो बाह्य तप है उसको बाल बाल तब बताया जैसी बालक क्रिया हो बालक की क्रिया होती है ऐसे बाल तब बताया और आपको अंतर का तप रहेगा वो पंडित तप है क्या बताया पंडित तप हुँ? हम्म? क्यों कि आपने समझ लिए कि तप जो हो रहा है वो तो हमारे अंतकरण के भाग में ये शुद्धिकरण का सारा प्रोसेस है हुँ? हम्म? प्रक्रिया है समझे ना तो अभी हो गया पूरा सब कुछ अगर बस बंद हो गया बड़ा अच्छा अनुभव किया आपने भाई ચાલ બસ જા શું બાકી જય સચ્ચિદાનંદ હા. હવે પછીનો દાદાજીનો સત્સંગ મંગળવાર પરમ દિવસે સોળમી તારીખે સવારના નવથી દસ Sudan apartment ground floor Tejas હાઈસ્કૂલની બાજુમાં ઇલોરો પાર્ક વડોદરા ખાતે રહેશે અને બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ ત્રણથી પાંચ બાબુ કાકાના હોલમાં રહેશે જે મહાત્માઓએ ખાસ ગઈકાલે જ્ઞાનવિધિમાં બેઠા છે એમને ખાસ વિનંતી કે વડોદરા લેવલે બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ ચાલે છે ગુરુવારે સાંજના છ થી આઠ સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ અને રવિવારે પણ સાંજના છ થી આઠ આ રેગ્યુલર સત્સંગ પ્રોગ્રામ અને દાદાજીના પ્રોગ્રામ ચાલુ છે તો ખાસ જેમણે જ્ઞાનવિધિમાં બેઠા છે એ પોતે આ દાદાના સત્સંગનો અપ્તપુત્રોના સત્સંગનો ખાસ લાભ લેવા વિનંતી મંગળને બુધ કહ્યું કે નહીં ગુરુ મંગળને ગુરુ મંગળવારે જાહેર કરી દીધા તારા દરેક સપ્તાહમાં મંગળવાર અને ગુરુવાર દો દિન ઘર પર નવ સે દસ સુબે ચાલો બરોબર લાભ લઈ શકો છો તમે નવ થી દસ સવારના પછી બધા કામે